એમ છપાય ભગવાન શબ્દ ના છપાય ને તો ગોટાળો ના આપવામાં એટલું નથી એટલું સારું છે મને ચોટ્યો હશે મને એ નિકાળ હોત તો હલકા પ્રકારની નરગતિ માં પણ ભગવાન ને હેલ્પ કરતો ભગવાન નરગતિ જઈ મને પણ કરવાતો નથી મેં ચોખ્ખું મને પણ કરવાતો નથી આ દાદા ભગવાન ના દે અને આ જ્ઞાન ઉપર ફોટો ના વર્ષ આ જ્ઞાન એ ચોવીસ નું ભેગું વિજ્ઞાન શું છે મને મને મને ખરાબ રહેશે ગાળો રહેશે વરસાદ જ્ઞાન ને ના રહેશે આ જ્ઞાન ઉપર આવરણ ના થવા એ તો નથી કરતા જ્ઞાન ની વિરાધના નહીં કરતા દાદા ભગવાનની વિરાધના સ્તર ની ભાવ ને પણ વગર હજે ગઈ આપણે આ સમજણ આ સમજણથી આમાં આ આ દેતા પડે તો પર આપે ને આપે પરંતુ આપ ભગવાન તો આપ તો છપાતા નથી પણ ફક્ત છપાવે પણ ફક્ત ભગવાન તમને છપાવે નહીં તો વાંધો છું ભગવાન દાદા ભગવાન જે છે એ આજે પેપરો માં કે બધે છપાવે છે એ આપ તો નથી છપાવતા પણ આ ભક્તો છપાવે છે તો ભક્તો દાદા ભગવાન એ શબ્દ ના છપાવે તો વાંધો શું હોય ના ભક્તો ભક્તો આ ભક્તો નથી જગત વાંચી નાખશે એટલું બધું દખશે એ લોકો એક એક ઘરી એક એક ઘરી તો જગત વાંધી જાય કેવું છે પોતાનો પોતાનો અનુભવ લખે દરેક માણસ પોતે દબાવે દુનિયા અજાય છે પણ દાદા આપણે કહીએ દાદા કોકને કહીએ આ કહેતા તો ભગવાન કહેવા તો ખુશ થઈ જાય પણ કોકને કહેવાનો થયો હતો ના ખુશ થઈ જાય લાખો રૂપિયાના પુસ્તકો મફત અપાય દસ ચાર લાખ રૂપિયાના પુસ્તકો મફત અપાય જેના માટે કે આ જગતમાં જ્ઞાન બધું પહોંચે બધું આ વિજ્ઞાન પહોંચાડવા માટે લાખો રૂપિયાનો પુસ્તક દસ સાલ મફત અપાય અને બ્રહ્મચર્યનું પુસ્તકો પહોંચાડે હિન્દુસ્તાનો બહાર પડ્યું એવું બ્રહ્મચર્યનું પુસ્તક અહીં બહાર પડ્યું તે વાંચીને લોકો સાથે બ્રહ્મચર્ય પાળવા સ્ત્રી પુરુષ બંને બ્રહ્મચર્ય પાળવા માટે આવે કારણ બ્રહ્મચર્યનું પુસ્તક લખાયું નથી હિન્દુસ્તાનમાં જે બ્રહ્મચારી થઈ ગયા એ કહેવા રહ્યા નથી જે બ્રહ્મચારી થઈ ગયા ખરા એ કહેવા રહ્યા નથી અને જે બ્રહ્મચારી નથી તે બોલ્યા શુદ્ધ બ્રહ્મચારી એવા છે નહીં તે બોલ્યા બ્રહ્મચારી વાત ઓછું બોલ્યા ઢોકી ઢોકી બોલે બ્રહ્મચારી બાબુ તે આપણે ફૂલડી કર્યું બધું બ્રહ્મચર્ય નું આખું મોટું પુસ્તક આઠ પાન નું પુસ્તક લખ્યું બ્રહ્મચર્ય ઉપર કઈ પુસ્તક પુસ્તક આપ્યું કે નહીં ભાઈ કે નહીં અને લોકોની સમજમાં પણ ન હોવી શકે એ બધું સમજમાં હોત ને જ્ઞાન સમજી ગયો કે આશરે કેટલું આપણા એમને થાય છે પ્રિય પર પણ તેના આધાર એવું એવી ખબર પડે છે આજે શું ખાઈ ખાઈમાં આવશે ખબર કોઈ ના આવે ખાય છે બધું બધું ખાય છે તેના આધારે વસ્તુ આવી જેવી છે એનું સમાધાન હોય છે કે નહીં એ કરવું પડ્યું બપોરે સમજણ પડે નહીં બધું સમાધાન હોય છે સમાધાન છે હોય છે કર્મકાંડ સવારના પોરમાં ઉઠવું નાવું ધોવું પાંચ પૂજા કરવી કઈ વાંચવું અને પછી દૈનિક કાર્ય માં પ્રવર્ત થવું એ જ આખો ખ્યાલ આવી ગયો છે ને એ સંપ્રદાયો ની અંદર બેસી ગયો સંપ્રદાય માં એ બધું બેસી ગયું છે એવું છે ને સંપ્રદાયમાં એ બધું કઈ ગયું સંપ્રદાય વગેરે આપણા ગરમ પ્રદેશ છે ગરમ પ્રદેશ છે આ બધી જરૂરિયાત કરી તો અને બીજું એ કે દેહની શુદ્ધિ વગર મનની શુદ્ધિ થાય નહીં એકદમ સીધી દેહ ના થાય એ જ્ઞાનની વાત સુધી છે અને આ લોકોનું તો દેહ શુદ્ધ હોય તો મન સારું રહે એટલે નાના ધોરણ સુધી બધું બરોબર એને સ્તુતિ કે છે આજે તમે સાત વાત કરો એવું પૂછો ને સાત વાત ત્યાં કે દાદા મને વાત છે હવે એ સાત વાત અવડો મોટો શબ્દ વાપરે છે પણ એ પોતે હું સમજે છે એ કઈ કેતા નથી ત્યાગરાજ એટલે કોઈ ધર્મ કોઈ ધર્મ ના પ્રમાણ ને ન દુભાવે કોઈ ધર્મ પ્રમાણ હોય તે દુભાય નહીં એક વાત પણ સ્વીકારે નહીં એ બીજી વાત સ્વીકારવું એટલે ના અધિકારી સ્વીકારવું એટલે કશું બરત નહીં હા એનું મૂળ હતા સેનેટેટર ના સ્વીકારે અને આપણે તો બધી ના બધા ધર્મવાર ભેગા થયા કોઈને મનમાં એમ ના લાગે કે આ પક્ષપાતી બોલે એટલે ચાદર એટલે કોઈ ધર્મ પ્રમાણ ના દીધું જેટલા પ્રમાણ સત્ય હોય એટલા પ્રમાણમાં એને કે બીજા જેટલા પ્રમાણ અસત્ય હોય એટલા અસત્ય પણ કે પ્રમાણ સુધારે નહીં મુસ્લિમો કે છે એમાં ઉધાર કરવો એ ધર્મ છે આપણાથી ના છે મુસલમાન બકરીને બકરી ઈદને દાડે હલાલ કરે છે એ લોકો પુણ્ય માને છે આપણે એને પાપ સમજીએ એવું નથી યજ્ઞમાં યજ્ઞમાં આપણે ક્યાંય કે અશ્વ અશ્વ પશુ બલી આ બધા અપાતા હતા અશ્વ અશ્વનો કાપી નાખતા એટલે આપણા યજ્ઞો તો થતા જ આપણે ક્યાંય અને એ પ્રમાણે સેક્રિફાઈસ અપાતો એટલે જેની જેની માન્યતા એ આખો એક પરિવાર ઉભો છે બકરાને જે બકરી જે રીતે કાપે એને એ લોકો ધર્મ કે આપણે અધર્મ પુણ્ય માને લોકો આપણે પાપ માનીએ ત્યારે ધોળકિયા સાહેબ એમ કે છે કે આપણામાં પણ યજ્ઞમાં નો વધ કરતા હતા બકરી બકરી વમતા હતા એ બધું આપણામાં પણ છે આ લાલચુ બ્રાહ્મણો કર્યા છે મમતાના લાલચુ ટેવ પડી ગયેલી એટલે એને કાયદાનો દુરુપયોગ કર્યો કોઈ જીવને મારવાનું તો હોય હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સ્વીકારતો જ નથી મારવાનો અને જૈન ધર્મ સ્વીકારતો અને એનો દુરુપયોગ કર્યો છે એટલે આ જેટલે મોકલો એવો દુરુપયોગ કરેલો ભાઈ આ એટલે મોકલો આ ખરી રીતે આ જેટલે આ જન્મા ડાંગરને કહેવાય આ જન્મા ડાંગર જે ડાંગર ઉભી છે કે નહીં એવી પાછો હજી હોય તેને બધા અમારી યજ્ઞમાં નાખે બાજો તેને બધા લોકોએ બોકડો મૂકી દીધો કાંઈ સારા લાગતું થઈ ગયા માણસ શું નાખે છે સગવડીઓ ધર્મ કરીને સગવડ પહેરી દીધી ચાલુ કરી ને જગતના નેવું ને કોઈ નિસ્બત નથી આપણી વસ્તુ હોય યજ્ઞ અને પશુ બલી ને મારું કોઈને એમાં રસ આ લોકો ખાવું પીવાનું ટેવડી કબીરા જેવો સાચું બોલે શું કબીરો હાથ બોલે વિચારો એક જગ્યાએ એક જગ્યાએ જતો બ્રાહ્મણો બધા કરતા હતા એક મોકળો ગોળતો મોકળો ગોરખેલો અને લાલ ગંગા ગયેલો અને કબીર સાહેબ ત્યાં નાવા જાય કબીર સાહેબ જોયું કે બ્રાહ્મણો બધા બોકડા મારી નાખેલું મારી નાખ્યું વિચાર અને એનું લાગણી ઉત્તમ થઈ એટલે ત્યાં જઈને કે આ શું કરી રહ્યા છો તમે ક્યાં છે આ શું કરી રહ્યા છો તારે શું કામ જઈને આ તમે શું કરી રહ્યા છો આ બોકડાને શું કાંઈ બોલ રહી બીજું બધું તમે કર્યા કરો કારણ કે તો અમારે એકદમ ઊંઘવાનો છે તારે શું લેવા દેવા કારણ કે આ કયા શાસન આધારે કરશો કે આ લખ્યું હશે તો દુરુપયોગ કર્યો શું કર્યું તારે કબીર સાહેબે કહ્યું કે બોકડાને શું ફાયદો આવું અગ્નિમાં પ્રગટ મળે એમાં બોકડાને શું ફાયદો થાય કે છે બોકડાના સ્વર મળે કે છે ઘેર જાય છે હાથું બધું માર્યો પણ બહુ માર્યો એકલો કોઈ એના પક્ષમાં નહીં આટલું બધું બહાર ભયંકર દુખાયા ગાંધરમાં જાય ગાય હોય ભોગો બધા ભોગવી રહ્યા આ બ્રાહ્મણો ભોગવતા નથી ભોગવતો અમે બધા ભોગવીએ છીએ એ તો ભોગવવા માટે આપણે ભોગવે છે પોતાના દરેક પોતાના કર્મના ફરજ વિચાર નથી આ દ્રષ્ટિ હા એમના માટે વિચાર શું કર્યા બહુ સુધરી ગયા હમ કઈ હા તો ભૂલ ભૂલો ચાલે છે ને કલકત્તા મહાકાલી વગેરે છે નેપાળમાં તો પેલું નારિયેની જગ્યાએ મજબૂત વધારે અરવિંદ ઘોષે પણ બકરી આપેલી અરવિંદ ઘોષે પણ આપેલી હા ટીકાઓનો ઉતરા જેવું નથી હા ખોટું થતું હોય તો ટીકાઓનો ઉતરા જેવું નથી ત્યાં માતાજી અરવિંદ ઘોષે લખ્યું છે કે જીવનનો મોટામાં મોટો પસ્તાવો આ છે કે મેં બકરીની માતા બગેરવાની માની હતી એને લખ્યું છે બકરી આપ્યા આવેલા કાળી માતા વિવેકાનંદે પણ માનેલી માનતા આ કાળ ઉતરવા જેવું નથી આ એક વાત જ એ જ છે આ ટાઈમ પ્રમાણે થાય એવોના અમુક પ્રકાર છે એમાં આપણે બહુ કિતાબ માં પૂછતા કે આદિશ માં કેમ થાય કેમ સાહેબ મને કામ નહી આવ્યો મુસલમાન પેસી ઇન્ડિયા નો બરોબર કુટ કરવો હશે નિરામિષમાં કુટ પણ એ આમિષ અને મને ખ્યાલ નથી કારણ મુસ્લિમ છે નોનવેજ નોનવેજ એટલે એને નિરામિષ આમિષમાં ખુશ થઈ જાય તે રીતે દેવ દેવીઓ નો છે એમાં હાથ ગાલવો નહીં બહુ આપડે રાજાભાઈ એમ કહી શકીએ કે આવું ના હોવું પડે શું કરું વ્યક્તિગત દેવી એમાં ના પડે એમાં ના પડાય દેવ દેવી અત્યારે જોયો છે ગ્રેજ્યુએશન બરાબર છે આપણે નહીં આપડે આપણા જગત છે એમાં દાદા મોહ છે ને એ સ્વર્ગ ની લાલચ છે સ્વર્ગ અને નરક નો ભય આ બે જે ઉભા કર્યા સ્વર્ગ અને નરક એમાંથી આ આખું ઉભું થાય ના એના ઉભું નથી એના ઉભું ધર્મને ધર્મને યજ્ઞ કરનારને નથી નથી ધર્મને ધર્મને લેવા દેવા નથી એટલે મહાન પુણ્યનો થતું છે ભૌતિક માટે છે હા આનાથી તો વરસાદ પડે વાતાવરણ પડે બગડે કોલેરા કોલેરા પાણી સુધી જાય વરસાદ પડે વરસાદ વાયુ છૂટે છે એ વાયુ જુએટને એવું ભેગું થયું અને આ વાયુ ભેગું રસ્તા પડ્યું ગયું એટલે તમે જ છે આપણે વાંધા ના આવતા હોય પણ આ ના કરો તમે ના કરો બરાબર વાંધો ના થાય શિખામણ અપાય સુવર નું આપવા જાય તો હું